અને આવું બધું જરૂર ક્યાં આ મોડું સ્વીકારે એવું નથી બહુ એવું કંઈક એકાદ બસ આ બે બસ બસ ચાલો આમાં બીજું તો બરોબર છે ખ્યાલ આવી ગયા બધા કીધું ને વ્યવહાર દ્રષ્ટિ ખોટી નથી પણ વ્યવહાર દ્રષ્ટિ છે અને આજ્ઞાધીન પડે છે શું એમાં આપણે ના હોઈ શકીએ આપણે હઈએ તો પછી તાર જોડાવાની વાત બહુ તકલીફ પડે વ્યવહાર દ્રષ્ટિમાં આપણે ના હોઈ શકીએ આખો તો એના ધર્મથી છે આપણે ના હોવાય કારણ કે આપણે આપણે છીએ જો આપણે ના હોત તો પછી આપણે વ્યવહાર જોડે વ્યવહારથી એમાંથી તો નીકળ્યા એનો મતલબ આટલો જ છે બરોબર સમજી ગયો તમે કીધું પ્રકૃતિને ઓળંગી જવી જોઈએ એવી ઓળંગી જવાની પ્રકૃતિ હા એટલે આજે આખું વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ પ્રકૃતિ બધા જણ કામ કર્યા જ કરે છે પણ આપણે તો આપણે જ છીએ કે નહીં પુરુષે પુરુષ સાથેનો તાર જોડાવાની વાત છે ધાતુ એ ધાતુનો મેળાપ સમજે આ રીતે નિશ્ચય દ્રષ્ટિથી આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિથી શુદ્ધાત્મા દર્શન કરવા માટે આપણે વ્યવહાર દ્રષ્ટિથી છીએ વ્યવહારથી વ્યવહાર બધો જોવાય છે આપણાથી અને એમાં બધા વ્યવહારમાં વ્યવહારથી જો આજ્ઞાધીન પડે રહેતા હોઈએ તો નિશ્ચય દ્રષ્ટિ બહુ મજાની સાબુત રહી શકે છે એમ કહેવાનો મતલબ છે પણ એ વ્યવહાર દ્રષ્ટિથી હું છું આજ્ઞાધીન પડે રહેવું એટલું આમ તો સહેલું છે તકલીફ આપી ના જોઈએ સારું હસો છો એટલે હમણાં અમે વાત કરતા હતા ચા બેઠા હતા ત્યારે અમે ચા પીવા બેઠા ત્યારે વાત કરતા હતા શું કે હવે આપણે દાદાને જ સુકાન સોંપી દેવા જેવા છે કે જ્યારે સંજોગ આવીને ઊભો રહે અને કંઈક એવું લાગતું હોય કે અહીંયા ગૂંચવણ છે તો દાદાને કે હવે તમે બેસીને આનો નિકાલ કરાવો તો એ વાત બરાબર છે દાદાજી બિલકુલ છે ને હું ગરમ થયા તમને કહ્યું હતું ફેરવ નહીં જાય બોલાવવા તકલીફ ભટકશે આ બધું નહીં ફાવે મને બહુ છંદી કરીને લાવવી પડે અને આટલી બધી એનાથી અડધી છે ચાલે બધું લઈ જાઉં અને એટલે પ્રમુખ બે આજ્ઞા છે આપણી અને બે આજ્ઞા છે તો જ મોક્ષ માર્ગ છે આપણી મુક્તિ છે જીવન પણ આપણું મુક્ત હોઈ શકે છે શ્વાસે શ્વાસે મુક્તિ આપણે અનુભવી શકીએ આનંદના સ્વાદમાં આવે વ્યવહાર દ્રષ્ટિ કે નિશ્ચય દ્રષ્ટિને બાદ કરેલી નથી અને નિશ્ચય દ્રષ્ટિ તો પોતાની રીતે મજાતી છે એ તો એની રીતે છે અતિ છે પણ આપણે પ્રાપ્ત થઈ આજ્ઞાધીન એ નિશ્ચય પ્રાપ્ત થઈ ગયા પછી આપને આમ દિન પડે આપણને મળવી પડે છે સાથે કે બધો વ્યવહાર છે એટલા જ માટે એટલે વ્યવહારને ઓળંગવાનો તે જ પ્રકૃતિને ઓળંગવાની પરંતુ એકદમ તો ઓળંગાય નહીં ને એટલે છપછપિયા ગયા કરવાના પછી થોડાક આપણને સારું લાગે કે આટલું બહુ સરસ દાદાએ આપ્યું ગાવા આપણે નહીં સબ છબિયાથી તરાય નહીં પેલી લાઈનો છે ને એ પદ કયું છે પણ એ પદ કયું પેલું સમય ને સર્વા હા સર્વાદન તો પછી પણ આપણાથી ઢોકાઈ જાય તો મજા આવે નહીં ને પછી આપણો સમય એટલે ઉંદરામણ થાય તો ખબર પડવી જોઈએ આપણને શું જુએ છે જય સચિદાન હવે છબ છબિયા નથી તરવાના હવે છબ છબિયા નથી No. નથી અશોકભાઈ પાંચમી શ્રેણીને ફોર સેવન્ટી વન સૂત્ર નિયમો ખોટા ના આવી શકે પણ નિયમોને આધીનપણું હોવું એ ખોટું છે ઉપયોગ પૂર્વક હોવું જોઈએ નિયમોને આધીન ના હોવું જોઈએ આ આપણી ક્રમ ભાષા છે નિયમ નિયમ માટેની વ્યવહાર દ્રષ્ટિની વાત જુદી છે આમાં નો લોલવાની વાત છે એટલે નો લોલો જ્યાં પ્રવર્તમાન હોય આપણે ત્યાં બધા સત્સંગ વાતાવરણ બધામાં તરત સુપ્રીમ લો ફંક્શન કરતો હોય સુપ્રીમ લો અને કોઈ ભારતીય આવે તો મુશ્કેલી પડે સૌ એ થઈ જાય તમને બાજુમાં લઈને જવું સમજાવવું પડે છે સમજાવવું પડે સમજાવે તો કંઈ આત્મા છે મનુષ્ય છે કંઈ કંઈ એને સમજતો પડે એટલે નિયમો ખોટા હોઈ શકે નહીં પણ નિયમોને આધીન પણ ના હોવું પડે એમ કે છે હમ કારણ કે નિયમો જે કહે અહીંયા આગળ વ્યવહાર ત્યાં બને કે સુશીલ ને બધી જ રીતના એ તો સાચા જ હોય એ સાચા ના હોય તો પછી તો ગરબડ થઈ જાય બધી પણ એને આધીન ના હોવું જોઈએ એટલે જાગૃતિ બહુ જરૂર માગે છે પુષ્કળ જાગૃતિ ઉપયોગપૂર્વક હોવું જોઈએ જાગૃતિ આપણે હરેશ હર્ષદ ક્યાં ગયા તમે જ કહ્યું અચ્છા બોલો શું છે બરોબર છે અચ્છા તમે બોલ શૈલેષભાઈ આપણે દાદાનું પેલું વાક્ય છે ને નિયમથી ચોરી કરો એ જુદું છે અહીંયા કેમનો છે અહીંયા આગળ તો વ્યવહારને વ્યવહારની દ્રષ્ટિથી ત્યાં એ રાખીએ પરંતુ આપણે ઉપયોગ કરવો કહો વ્યવસ્થાથી રહીને પણ નહીં ચાલે એ તો માર પડ્યા વગર રહે નહીં અને આપણને આપણો માર ખાતા હેર આપણને સમજ ના પડે એ તો ચારિત્રમોની ચિકાસ છે ચારિત્રમો એમની કરવી જ જોઈશે બાજી છે આ બધી કઈ બાજી ઉદગલ તો ઉદગલ મુક્તિ પામ્યું છે અને એના વેલ્યુએશનથી એ છૂટી ગયો મજા પડી ને આપણને એટલે આગળ વાત કરીને ઉદગલનું વેલ્યુએશન કર્યું તે બધું નીકળી ગયું એવું નહીં બહુ વેલ્યુએશન કરી દો પછી મહાત્મા કહે છે દાદા ટોકામાં કહ્યું તું બરોબર છે નોય મારું નોય મારું નોય મારું નોય મારું ઘણી બધી રીતો બધા રસ્તાઓ બતાવ્યા છે બધા છે ઉદગલ ખોટું નથી સ્વભાવથી તો બિલકુલ કરેક્ટ છે પરંતુ એમાં આપણે ભૂલા પડ્યા તેની આપવા વાત કરશે બધી એમાં વાત કરશે એ ઉદગર ગુણો પડ્યો પરંતુ આપણી હાજરી હતી એટલે હાજરીમાં ઝોકા ખાઈ ગયો છે જ ને એટલે પછી ગોથા ખાયા જ ને એમાં શુદ્ધાત્મન કશું થયું નથી છતાં એ બચ્ચે આમ તેમ ઠેકાણે પડ્યા રાગે પડ્યા ઘરનું ખોયેલું પાછો કેટલા બધા આનંદ થાય એવું કરે છે આપણું સચ્ચિદાનંદ છે ચાલો બીજું કઈ વાત કરો એક જ કાગળિયું છે આજે મહાત્મા બોલો આપણે બધા ખૂબ વાતો કરીએ જરા સર્વ સર્વ સર્વમાં કઈ નહીં નાખો ને નાખી રાખો દાદા હતા આમ તો બધું રહી જતું હતું પણ છતાંય પૂછીને આટલા બધા આટલી આપનાવાની કેટલી બધી મટીરિયલ લઈ ગયો છું પરેશભાઈ નવું કશું કરવાનું નથી પણ જે છે તેને એની રજૂઆત આવા સુંદર અદભુત મુદ્દલો છે કેવો સુંદર સેમિનાર થયો અને અહીંયા આટલો પ્રયત્ન હું કામ કરશે તમારું હા વસંતભાઈનો થાંભલાજો ટેકો છે તમારો એટલે હરીશભાઈની ભાવના છે કે એ હું કામ કરીશ કે વીવીસીઆરએફ અને એચએસસીઆરએફ બેવને એક લિંક સ્વરૂપે કરી દઈશ એની મા છે અને એનું બચ્ચું છે એવું કહો છો ને તમે એવી રીતે કે છે એ તો બહુ સારી વાત કહી અને આજે એમાં જાણવા મળ્યું આપણને અને હવેથી આ સેમિનારમાં જે જે જે એમનું કોન્ટ્રીબ્યુશન થશે ને એમાં ઇન્વોલ્વ થશે બધા ચેપ્ટરોમાં તે હવે ધીમેથી ઓપન આઉટ થશે જોજો દિલ ગો આઉટ બધાને મળશે અને ત્યારે જે બધાને એ પ્રકાશ બહાર જાય એમ તો જાય નહીં ને તો આપણે અંદર અંદર રહ્યા કરે એ તો એટલે જવાનું નથી પણ એ સેમિનાર આવા ગોઠવાય એટલે ઓટોમેટિકલી એની અસર બધે થોડા વખત પછી તો ઇન્વાઇટ થશું આપણે જોજો ને સંસ્થાઓ યુનિવર્સિટીઓ કલ્ચરલ ઇન્સ્ટિટ્યુશન્સ બધું ઘણી બધી રીતે અને irrespective of religious beliefs irrespective તો જ આનું આ પ્લુરલ વર્લ્ડમાં દરેકને ઇન્ડિવિજ્યુઅલ તરીકે જે પોતાની વ્યક્તિ વ્યક્તિગત અને વૈયક્તિક વૈયક્તિક સમજની જરૂર છે એ પ્રાપ્ત થાય નહીં તો ન થાય વ્યક્તિગત એટલે પોઝિટિવ પોતાના માટે જ પોતે જીવવાનું છે પોતાને સુખી માટે કોઈ એવું બોલે તો નહીં ને હું પોતે છું પોતે મને દુઃખી કરવા જેવું છું કોક હોય કદાચ નહીં હોય ચક્રવર્તી અમારી આ ફાલ્ગુની બેન કહે છે મને કોઈ હોબડતું નથી મારે બહુ કહેવું છે વાતો કરવી કહે છે તો આપણે એકલા રૂમમાં બહેન કરીએ તો આપણે આપણને હા બોલીએ હું વાતો આવ્યો કરી શકું શું છે બોલો સાહેબ આગળ બીજું કોઈ છેલ્લી ચાર લાઈન છે તમે અહીંયા આપો પૂછ્યું હવે છપ છપ નથી તરવાના છેલ્લી ચાર લાઈન વ્યવહાર નિકાલી બુદ્ધિનો નિશ્ચય પ્રજ્ઞાન કી શુદ્ધિ નો પ્રાર્થના ઉગવા દો હૃદયને રૂજવા દો એટલે આપણાથી જ આપણા હૃદયમાં બધા ઘા પડેલા ભારતીય આવેલા તે સહન ના થયા તે પાછા અંદર પહેરી ગયા અને કહે છે તાતા તીર કશું વાગ્યું નથી કશું નથી પણ શબ્દ પહેરી ગયા અંદર તાતા તીર પહેરી ગયા કે બહુ વ્યવહારમાં બોલે નહીં એ શું તાતા તીર એટલે વાણી વાગે એવી હોય તાતા તીર તમારા હૃદયમાં તાતા તીર જેવો પહેરી એવું થાય છે <laughs> એ બધા ગા એટલે દાદા કે છે પછી આપણે આપણા શુદ્ધાત્માનું લક્ષ્ય કેમ કરીને રહે એ તો બરાબર ત્યાં ત્યાં જાય જ વ્યવહારમાં વાંદરગાની બહુ સુંદર ઉપમા છે વાંદરગા એ ફેમિલી બુક મજાનું હોય છે જો બાય ચાન્સ ક્યાંથી કઈ વાગી ગયું બચ્ચાને તો માં જોયે બીજા બધા શું થયું શું થયું જોવા કે પછી બધા કોલતા થાય એક સિમિલી બહુ સારી છે દાદા બહુ સરસ સમજાવતા વાંદરગા એટલે પ્રજ્ઞાની નિશ્ચય શક્તિ એટલે આપણો વ્યવહારનું શુદ્ધિકરણ વ્યવહારનું શુદ્ધિકરણ જે દર્શન શુદ્ધિમાં પરિણામ પામે છે દર્શન પ્રાપ્ત છે ક્ષાયક દર્શન છે જરૂર પણ એ ક્ષાયકતા રહી શકતી નથી એ એમાં ધીમે ધીમે પછી એની જ આપણી સ્ટેબલ થતી જતી જાય છે ખરી પ્રતિથી સ્વરૂપે અને લક્ષ્ય સ્વરૂપે જે સ્ટેબલ થવી ઘટે અને પછી અનુભવના સ્વાદમાં પરિણમે એમાં ક્રમ છે બધું એમાં નથી ચાલતું કુદમ કુદી કશું ચાલતું નથી દરેક પોતે પોતાની જોડે જેવી જ જવું જોઈશે કોઈનું નહીં ચાલે એમાં અને શૈલેષભાઈ કંપની કોને કહેશો આપ વિદ્યા જેવી કંપની મળે તમને હમ એટલે કંપની કહેવાય ને જે છોડાવે એ કંપની જે છોડાવે એ કંપની અને શૈલેષ શૈલેષ તો એના એ તો એને સ્કોપ મળે ને છૂટવાનો સ્કોપ મળે ને શૈલેષ છે એને છૂટવાનો સ્કોપ મળે અને એવી વિદ્યા તમને છોડાવે એમ કહો છો એટલે નિમિત્ત ભાવે હો દાદા ખબર છો ને હે વિદ્યાબેન કઈ ગઈ અ, રસિકભાઈ બહુ મજામાં નહીં કેશુભાઈ સાહેબ એક શબ્દ એટલે બહુ બહુ પંપારિંગ રાખે છે નહીં ને એટલે વ્યવહાર શુદ્ધિ કે દર્શન શુદ્ધિ બે સાથે સાથે થયા કરે અને એટલા માટે જ આજ્ઞાનું મહત્વ છે વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ આનું મહત્વ જ અહીંયા છે એવું અમારા સુરેશભાઈ વાર વાર મને કયા કરે છે કરુપભાઈ સાહેબ કૃષ્ણ ભગવાન આટલું સમજાય સુરેશભાઈ બે છે એટલે ચાર બોલો કોણ દલુભાઈ બહુ સુંદર બોલો આપતા સૂત્રમાં છે અજી જ્ઞાની પુરુષ એટલે શું અરીસો હું જ્ઞાની પુરુષ એટલે શું તો અરીસો અરીસો હા બોલો બોલો તમે જેવું તમારું જેવું હોય એવું એમાં દેખાય હા કારણ કે તેવું દ્રવ્ય ક્ષેત્ર કાળ ને ભાવથી કમ્પ્લીટલી શુદ્ધ છે બહુ સમજવા બહુ સમજવા બહુ સમજવા વાત એને જ આપણી આ એવા શુદ્ધિથી આપણી નિશ્ચય દર્શન શુદ્ધિ થતાં થતાં થતાં આપણે જ્ઞાન સ્વરૂપ જ્ઞાનનું શુદ્ધિકરણનો પ્રોસેસ પછી ચાલુ થાય અને આપણું જ્ઞાન સ્વરૂપની સ્ટેબિલિટી આવતી જતી જાય એટલે સમજણ સ્થિર થતી જતી જાય સમજ સ્વરૂપે સમજ સ્વરૂપ એટલે પોતે સમજી સમજી પોતાને પોતે સમજી લીધું અને સમજમાં પરિણામ્યા એટલું થયું એટલે એટલું ચોખ્ખું થયું અને એ પોતે જ એટલું નિર્મળ થઈ જાય છે કે નિર્મળતામાં સામાનું પ્રતિબિંબ પડે છે સામાનું પ્રતિબિંબ પડે છે પરંતુ જે આ દર્પણ એટલે કે પોતાની નિર્મળતા અંતઃકરણમાં થઈ છે તેને કશું નથી થતું એટલે એમને જોતા આપણે આપણે સમજી લેવાય આપણને તો આપણે જે દેખાઈએ તો આપણને સમજાય આ અરીસામાં ચકલી પોતાને સમજે છે ને કે આ હું નથી પણ અમારી એના જેવું પણ આપણે બધાને એવું લાગે છે હકીકત એવી નથી એટલે પછી તમારી દ્રષ્ટિ અમારી દ્રષ્ટિનો તમારો ભાવ એ મારો ભાવ બધું આપણે બોલીએ જ છે ને આ વસ્તુ એ દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ને ભાવથી શુદ્ધ કરે છે અને આ ભાવમાં ચાલો સદેહ સમજાવે ને એટલે અબદ્ધ સ્પૃષ્ટ કહ્યું એને શાસ્ત્રમાં અબદ્ધ સ્પૃષ્ટ આ બધાની સ્પર્શનાઓ છે સંઘ છે છતાં એ અબદ્ધ છે હમ એ બહુ મોટું ઊંચા ઊંચું પદ છે આ કાળમાં એટલું થઈ શકે છે હમ કોણ હા બોલો બોલો બોલો શું નામ આપનું દેવેન્દ્ર વખારિયા વખારિયા બોલો નિમિત્ત ના હોય નિમિત્ત હા નિમિત્ત ના હોય તો નિશ્ચય ના થાય અને નિશ્ચય ના થાય તો ધર્મ કેવી રીતના થાય તો નિશ્ચય ના થાય નિશ્ચય ના થાય ક્યાંથી લાવ્યા તમે મને આ એક વિચાર આવે છે કે રીતના હોય તો આપણને નિશ્ચય કેવી રીતના થાય કે મારે આ સાચું ને આ જ મારે કરવાનું છે અને નિશ્ચય ના થાય તો આપણે ધર્મ કેવી રીતના થાય વાત સાચી છે એટલે પણ નિમિત્તની પ્રમુખતા બતાવી છે આવશ્યકતા બતાવી છે સમજો તમે જૈન છો એટલે પૂછો છો એટલે નિમિત્ત અને ઉપાદાન બે જે એના પર બહુ મોટી ચર્ચાઓ છે શાસ્ત્રને આધારે છે શાસ્ત્રમાં એને કહ્યું છે અને જૈન બધા જૈન ધર્મનું ફોલોઈંગ છે એમાં બધામાં સારા સારા વિચારકોમાં નિમિત્તને ઉપાદાન અને ક્રમમાર્ગમાં એ ખાસ એના પર ભાર મૂકવામાં આવ્યો છે કે ઉપાદાન જાગ્રત રાખવું જ પડશે જ ઉપાદાન જાગ્રત રાખવું પડશે જ અને ઉપાદાન જાગૃત હશે તો નિમિત્ત આવીને મળશે આ ભગવાનની કહેલી વાત પોતાની સમજણમાં લેવી ગઈ છે નિમિત્ત ઉપાદાન વિશે જે ભગવાનના વચનો અને બધું નીકળ્યું છે આખી દેશના ને બધું એમાં તે તેમ ન રહેતા ઊંધું થઈ ગયું ચોખ્ખું નિમિત્ત જ મુખ્ય છે નિમિત્ત ઉપાદાન તો દાદા કે દાદા ભગવાને કહ્યું છે ભારતમાં ઠેર ઠેર પડ્યા છે ઉપાદાન ઓ doctor Radhe you are Yes. So he is asking, unless there is a limit, how can we have our nischay established in the absence of limit? And therefore, how can we be dharma by dharma? Our living can be by dharma. That is what you are asking. Karukani Vakarya? Hmm. So in Jain darshan and Jain followings, there is a great discussion and still going on always. Their belief is totally different. It is plurally believed what unilaterally Lord said. That is the basic blunder. You follow, Akarya? What Bhagwan said yes. is that unless a limit is there, how would you realize yourself? Hmm? And therefore, come to the decision by conviction that you are. You follow? That is basic thing. So sometimes in Shastra, other, other ways also, so many ways it is said, but basically, on this point aspect, it is said that one substance cannot be in the religion of the other substance. Do you understand? Two substances together cannot have one religion, etc. etc. So many ways it is said. Dada Bhagwan explained this so beautifully well. It is, it is, this is in scriptures what has come is regarding Dravya. Dravya meaning Tattva. In that language it is there. So Dada Bhagwan gave a beautiful explanation in this. That true, what Lord has said is true. Hmm? But Lord has not said it in plurality. Lord has, Lord's all Divine speech is unilateral way. Every uh, substance and element varies. So Dada Bhagwan said, Come, look here. The Pudgal cannot do is on Chetan side. Chetan cannot do. Two together in that fashion. But one substance that is Pudgal can always affect the Pudgal. girl. Pudgal can affect the Pudgal. Pudgals are different, and yet there. And therefore, Niviti is the most important aspect. Prime. Prime. Do you understand? Pudgal, Pudgal, નું કરી શકે સમજે પૂતગલ પૂતગલથી બગડે પણ ખરું અને પૂતગલ આપણે અમને વાત કરીએ એવું કમ્પ્લીટલી પ્યોર થયેલું હોય તો બીજાના પૂતગલને એ કરી શકે છે બીજા પૂતગલને એટલે કે એના બિલીફ પૂતગલને બિલીફ પૂતગલ યુ અન્ડરસ્ટેન્ડ સો બિલીફ પૂતગલ અને ઇફેક્ટ પૂતગલ ધીસ ટુ આ અક્રમ વિજ્ઞાનનું બેઝિક આખું ફાઉન્ડેશન છે એનું બેઝિક ફાઉન્ડેશન છે અને નથી શાસ્ત્રમાં એવું નથી પરંતુ જ્યાં સુધી all through and all aspect wise બધો પ્યોર અનુભવ ના હોય ઓબ્જેક્ટ દેટ એક્સટેન્ટ હાજી આ બધું ઓપન ના થાય અને જ્ઞાનનું વોટ ઇઝ ધી જ્ઞાન once it is open it is open secrecy is lost is open secret there <laughs> huh? but till it is not there it's a great mystery for everybody and everybody is chasing after that hmm? હાજી બકાયા. that you open secret at the mukti. Ah, nobody has done this. In, in Karmic Marg, it is not possible. It is always have give something to the lower and keeping something for higher stage also. Not some everything cannot be given. Rather, is so. Rather, this human system, transcending system, from higher to lower, cannot be in totality. Cannot be in totality. Hmm? दादाजी हाँ जी मल्टीप्लिसिटी विक्षेप multiplicity when you talk of multiplicity or plurality, oh. it is a property of matter, multiple multiplicity, What is uh-huh. different things. Uh-huh. no, it is not the property of the matter, uh-huh. but it appears as property of the matter as in by way of its modifications. By changes. By changes. Hmm. But the consciousness, the Atma part of it, hmm. is never in the picture uh, of this change. Correct? Atma also is subject to changing, but is changing for self by the as also. So whatever knowing phase opens out, it sets into its own knowing phase as a knower. Okay. Chetan and Chetan's phases are Chetan all the time. And Pudgal, Pudgal phases are Pudgal all the time. Changes are. Hmm? That is how Lord always explained the whole existence of the universe and the mystery of it for everybody's understanding. Just short here. Utpath beginning. Where? Facing God. Hmm? And what remains? Dhru, tattva, substance. Hmm? Upaneva, duveva. In short, he was replying this way. To understand the mystery of all the various multifarious aspects of all these substances. You understand? That is what? Beginning, end, and continuity. That is substance. Dhruv. Hmm? Dhruv. So all these six substances are by, by nature. What you what you were trying to say? No, what I was trying to say was if everything is in the changing form, everything is changing the form, mm. and that is what you see in matter. That you can conceive as sight. That is true. That is true. That's that's the only thing. That right, right, right. That's Purgal side. That's the Purgal side. Right, right. The Atma side is inside, like you just said, it may be no, going on. Atmas, there are changes are there, but they are passive changes. And Pudgal are actively passive changes. Atma is not that way active. That is how knowing and seeing powers, the way Pudgal is active as a natural trait that is not so with Atman. So then, then the question is, without the without the basic Atma's strength, presence, the Putkal cannot operate. No, without its own basic, without the presence of Atma, it cannot operate. Activity of the Putkal cannot be there, and therefore Atman and Pudgal are always together. Neither Pudgal is without Atman, nor Atman is without Pudgal in the whole of the universe. Ah. and the total liberation also means that a uh, Pudgal coming in to his own attributes is liberation. Because Chetan is Chetan all the time. All the time. Right. Chetan does not need anything. But Chetan is along with Pudkal as well as other four substances. That existential state of both six, six substances wise is there in the universe, right from the topmost to the bottommost, and more particularly in the Mrityulok, and that there too also human beings, and that too in the Kshetra called Bharat. Bharat. From, from the based on Bharat Chakravarti. It is known as Bharat Kshetra. Bharat Kshetra means where? This and karma and karma theory and all that reincarnation, everything, that belief is prevalent all everywhere in everybody. Everybody. It is inbuilt that belief itself gets so regular that it and then it goes on developing, developing. Then evolution, evolution also that also takes place. Hmm. And this state, Dada Bhagwan Debate and all this thing is the very high form of evolution. We need not think, oh, I am so, no, not necessarily. It's a, such a natural process, natural process where Dravya Kshetra all come together in the Bhava that is life, present life. Hmm? Five fatal uh, causes, Five fatal causes. Dravya, Kshitra, Kala, Bhava, Bhava. And bow to bow, they go on like that. So for all of us as Mahatmas, all of us, everybody has got taste at the core. That's it. But in expression and for that, one need not worry much about the words, no. What is most important is, oh, what is my taste, how well. So, when one comes across somebody, one, they like the other also is there participating type, they talk. It does happen to an extent that transcending aspect comes from an experienced state to the non-experienced state. It can come transcending part. Transcendation, they say, no? Yes. Transcendation is nothing, nothing but belief, mutations, changes on belief planes. Or they don't change it, but they reform it. That's it, reformation. And our Akramignan and whatever our science is basically on this part only. We are not touching anybody's beliefs or faith or anything of this sort, but that an import and meaning and understanding of the belief that ought to be the right type ought to be. Uh, is transcended through our mutual interactions. That is what is our. Uh, gradually it will develop, uh, gradually. And as and when some uh, those who are transcended, they come together. The further on, ripples happen. They go gradually, gradually. Yes, sir. <coughs> Then Padmula first class. And this Pudgal is. <laughs> but our bliss intact. Intact. Because it is in our own knowing seeing art. We are very well knower and seer of our own political, whatever way it is. Hmm? Wonderful, wonderful. And all of us together, what a congregation. Hmm? Mahatmas, I, I told me, Anil and Anila and Vasant told me that we moved what we talked to certain Mahatmas is when the Samira was there. God. everybody was very pleased that, oh, the first time we understood that this is this, how this function is going on. Hmm? Everybody was very much pleased about the seminar aspect of today. It's a good happening, good happening. Hmm? Rich by now you will have pleasure in running <laughs> huh? Huh? or jogging. <laughs> Okay. क्या नंबर एक सौ इक्यासी वन एटी थ्री भगवान शो हसे क्या हसे के Jump. સચ્ચિદાનંદ શું કહ્યું રાધે આદિ આદિ બ્રહ્મ પ્રણવ મંત્ર પ્રથમ ધ્વનિ હું જ છું હુ કેન સ્પીક છે ઓમ. પ્રણવ મંત્ર શૈલેષભાઈ શૈલેષભાઈ or here in this context Kaviraj one pad અવતારો ના જન્મ પૂર્વે જન્મ પૂર્વે મુસ્લિમ હતા એ પદ આખું છે રાધે પણ અનફોર્ચ્યુનેટલી અવર રિસર્ચ કવિને કર્યા is difficult Yes, no. But for this Ram and all these people, all here from US, it gets into other languages for others' benefits. Is it possible, Harish Bhai? There you go, Harish Bhai. Ram, is it possible? No, good. Yeah. Asim, is it possible? Yes. Uh, Anybody of you won't say? Yes કે છે અસીમ હા દાદા Asim says yes. Yes? હા દાદા કીધું Those that are easily imbibable, we can do that. yes. For instance, one English rendering of Kaviraj himself has come in this Akram Vignan English. maybe these two issues what we have is uh, we are, we are, that are being sent here, it is there, one of them. Real good. દાદાજી એક પ્રશ્ન પૂછું આપના હમણાં સત્સંગમાં આવ્યું કે જોનારી દ્રષ્ટિ અને જોનારો એ બે જુદા કેવી રીતે દાદાજી જોનારી દ્રષ્ટિ એ વ્યવહાર દ્રષ્ટિથી છે અને જોનારો વ્યવહાર દ્રષ્ટિને જોનારો છે બંને રીતે એટલે વ્યવહાર દ્રષ્ટિ ને નિશ્ચય દ્રષ્ટિ બંને બે ટુ ટ્રેક્સ તો યુનિફોર્મલિટી આવે uniformity naturality only that But that goes on getting gradually established between the real viewpoint and the relative viewpoint, gradually. Yes આત્માનો સ્વભાવ જોવા જાણવાનો છે તો આત્મા જોવે કેવી રીતે આત્માનો સ્વભાવ જોવા જાણવાનો છે તો આત્મા એના જાણવાના સ્વભાવથી જાણે અને જોવાના સ્વભાવથી જુએ એનો સ્વભાવ છે અને જાણ્યા પછી એનું શું થાય જાણ્યા પછી એ જાણનાર જાણનાર સ્વરૂપે પાછું ઠરી જાય છે એમ જ રહે છે એમ જ કશું જતું નથી કશું બાદ જતું નથી કશું આવતું નથી તેમ જ રહ્યા કરે છે પરંતુ એની ક્રિયા તો હોય જ કે નહીં એ પેસિવ તો નથી જ ને હા એ વસ્તુ છે એટલે પોતાની સ્વભાવ ક્રિયા કહે છે એને શું કહ્યું સ્વભાવ ક્રિયા અને પુત્રની આપણે આપણે આત્મા સાથે શુદ્ધાત્મા સાથે આપણી મન વચન કે આ ફાઇલ છે ને એની ક્રિયાઓ એ પરભાવ ક્રિયાઓ કહેવાય છે કેવી પરભાવ સાથે કહી કે એ પૂતગલને આપણે આપણું માન્યું હતું એ માનેલો ભાગ આખો હવે ખરીદ ખતમ જાય છે મૂળ માન્યતા તૂટી ગઈ basic belief long belief is structure but the discharging parts of it are getting fizzing out સમજે ને દાદા જગત અધિષ્ઠાનના આવરણો છેદનાર નિર્વાણી અધિષ્ઠક આરાધ્ય ઉપાસ એ જ આપણે જે એટલે એ જ જ વાત છે એટલે આપણી આપણાથી જ પ્રતિષ્ઠા થઈ ગયેલી ક્યાં છે લાઈનો આ પદમાં છે ને આવરણો છેદનાર જગત એટલે આપણે આપણું જગત what we ourselves have created our own world that is જગત and that is possible only by અધિષ્ઠાન that means we have given support to that by ourselves અધિષ્ઠાન હાઉ બાય પ્રતિષ્ઠા પ્રતિષ્ઠા Pratishtha. And all the waves that were created around us, waves after waves after waves after waves, mind, speech, whatever, senses wise, everywhere. In that, that music part, which is the crux between the body and the soul, that part is removed. And this can happen in a human form only by a human being of that stature. Hmm? Stature. His verbal impacts, heavy, hammering impacts will come on us, on our ego, on our it will come. It will come just at the back of the navel point, exactly at the back. That's in the spine, that chakra we call it. It is exactly there. But that is body ego, but at the same time, parallel, our living ego is also there. And that, that live ego is So, that is the prism, our own prism, for our own self to be in our own self. See, and therefore, and everything, body's total strength is here. It is called CAD, CAD, Douglas In English, if you have to say D with a block, uh, point below, D, like that, CAD. Eh, or That is verily, that is called CAD, દરવાજાનો દ simple D. CAD. So, કેળ ભાગી નાખે આપણી એટલે હું અહંકાર ખલાસ થઈ ગયો શરીરને કંઈ નુકસાન નથી કરતો જેની કેળ ભાગી ગઈ એ કેદથી છૂટ્યું એટલે જન્મથી મરવામાંથી મુક્ત થયો મરવામાંથી મુક્ત થયો એટલે પછી એને બોર્ન થવાનું રહ્યું જ નહીં પણ ન્યૂ બર્થ થયો હવે પછી મરી શકે નહીં શું સાહેબ લાવો અરે વાહ Radhe five o'clock No, exact six o'clock. Yes. No, very good, very good, very good. Excellent. રસિકભાઈ અજગો આપણે હર્ષિકભાઈ આપી છે ને કશું કહેજો Thank you all. Thank you all very much. Um, six o'clock, we honored by Dada's grace and his blessing uh, the uh, pledges. You know, Dada will bless that